એ આવો આવો મારા નાના નાના ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો આવો આવો સાંભળો સાંભળો સુહાસબેન વિજયભાઈ ધ્યાનથી સાંભળજો હો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ આ વાર્તાનું નામ છે રતન ખિસકોલી <laughs> અરે હિમાંશીબેન સેલતની વાર્તા છે ઓ ભાઈ તો સાંભળો સાંભળો રતન ખિસકોલી રતન ખિસકોલી બહુ મહેનતું હો આખો દિવસ કંઈ ને કંઈ કામ કર્યા જ કરે તો બેસી રહેવાનું તો એને બિલકુલ ગમે નહીં વળી એને ખબર કે ચોમાસામાં વરસાદ પડે ત્યારે ખાવાનું મળે કે ના મળે એ નક્કી નહીં એટલે પહેલેથી જ ખાવાનું બરોબર ભેગું કર્યું હોય તો ચોમાસામાં નિરાંત રહે ને ભાઈ સવારે ઉઠે ત્યારથી એની દોડા દોડ શરૂ થઈ જાય હો ખિસકોલીની ઘણીવાર એને બીજી ખિસકોલીઓ કે પણ ખરી આટલી બધી મહેનત શા માટે કરે છે રતન તો એક જ જવાબ આપે મારે રસોડેથી કોઈ ભૂખ્યું જાય એ મને ગમે નહીં ભાઈ લો બોલો આ વર્ષે તો વરસાદ પણ ખૂબ પડ્યો કાળા કાળા વાદળો ઘેરાવા માંડ્યા કે તરત જ રતન ખિસકોલીએ ઉતાવળ કરીને પોતાના રસોડાની બધી અભરાઈઓ ખોરાકથી ભરી દીધી હો એક બાજુ સૂકા બોર બીજી બાજુ દાળિયા તો નીચે ડબ્બામાં ખજૂર અને સિંગદાણા જ્યાં જુઓ ત્યાં ખાવાનું જ ખાવાનું રતનને હવે નિરાશ થયો ભલે ને હવે દિવસો સુધી વરસાદ પડે એ ઘરની બહાર જરાય ન નીકળે તો પણ ચાલે પછી તો સાચે ધોધ માર વરસાદ તૂટી પડ્યો હો ભાઈ રતન ખિસકોલીના દરની આજુબાજુ તો બસ પાણી જ પાણી જોઈ લો ને જાણે મોટા દરિયાની વચ્ચે એક નાનકડો ટાપુ હોય એવી દશા આ રતનના ઘરની થઈ ગઈ રતન તો બારીએ બેઠી બેઠી પાણી જોયા કરે અને નિરાતે ખાય પીને આરામ કરે એને ક્યાં બહાર જવાનું હતું કે પાણીની ચિંતા થાય રાત્રે તો એવો વરસાદ પડ્યો એવો વરસાદ પડ્યો કે જાણે કોઈ દિવસ અટકશે જ નહીં એમ લાગે હો એમાં વીજળીના કડાકા ભડાકા થાય રતન તો પાંદડું ઓઢીને સૂઈ ગઈ ત્યાં કોઈએ બારણે ટકોરા માર્યા એ વળી કોણ હશે આવી હવામાં રતનને પહેલા તો જરા બીક લાગી એ કોણ છે રતને પૂછ્યું અમે છીએ અમે બહુ ઝીણો અવાજ આવ્યો આવડો ઝીણો અવાજ કોનો હોય રતને તો ખૂબ વિચાર કરો પણ સમજ ન પડી છેવટે એણે હિંમત કરીને બારણું ખોલ્યું ઓહો હો હો હો હો હો બારણે તો કીડીબાઈ અને એમના મોટા કુટુંબના બધા સગાવાલાઓ દેખાયા રતનને તો ભારે નવાઈ લાગી આ બધા આટલા વરસાદમાં અહીંશી રીતે આવ્યા બેન અમારા દરમાં તો પાણી ભરાઈ ગયું છે મારી મોટી દીકરીનો પત્તો નથી ક્યાંય જડતી નથી પાણીમાં તણાઈ ગઈ હોય એવું લાગે છે હવે તો ત્યાં રહેવામાં બહુ જોખમ છે આસપાસ કોઈ આશરો નથી એટલે જેમ તેમ પડતા આખડતા તમારે ત્યાં આવ્યા છીએ આટલું માન માન બોલીને કીડીબાઈ તો રડી પડ્યા હો રતન ખિસકોલીને તો ખરેખર દયા આવી એક તો કીડીબાઈ આવા નાના અને નાજુક અને એમાં એમને આટલું બધું દુઃખ એણે તો તરત જ પોતાના બારણા ખોલીને કીડીબાઈને અને એના આખા કુટુંબને અંદર લઈ લીધું હો ભાઈ આવો આવો મારે ત્યાં ખાતા ખૂટે નહીં એટલું બધું ખાવાનું છે અને ઘર પણ ઘણું મોટું છે મારું તમે નિરાતે અહીં રહો અને તડકો નીકળે ત્યારે તમે તમારે ઘરે જજો ખીડીબાઈને તો ખૂબ સારું લાગ્યું હો રતને આવું કહ્યું ને એટલે રતને તો નાના નાના પાંદડા અને પીંછાની હુંફાળી રજાઈ કાઢીને કીડીબાઈના કુટુંબની બધી કીડીઓને માટે પથારી કરી પછી અભરાઈ પરથી એક પછી એક ખાવાની વસ્તુઓ નીચે ઉતારી ખૂબ આગ્રહ કરી કરીને બધાને ખવડાયું વા ખિસકોલીએ પેટ ભરાયું અને નરમ નરમ પથારી મળી એટલે તો બધાને એવી ઘસ ઘસાટ ઊંઘ આવી ગઈ કે સવાર ક્યાં થઈ એની કોઈને ખબર ન પડી ભાઈ બારીમાંથી જરા તરા તડકો દેખાયો કે રતન ખિસકોલી તો કૂદકો મારીને બેઠી થઈ ગઈ વરસાદ બંધ પડ્યો હતો અને સુરત દાદા નીકળ્યા હતા કીડીબાઈ પણ જાગી ગયા અને બહાર પાણી નથી એવું જાણી અને પોતાના આખા કુટુંબને લઈને રતન ખિસકોલીનો આભાર માનીને ચાલવા માંડ્યા રતન ખિસકોલીએ અભરાય તરફ જોયું હવે ઘણી જગ્યા ખાલી પડી હતી તે તો તરત બહાર આવીને ખાવાનું એકઠું કરવા માટે દોડા દોડ ખરવા માંડી અરે રતન તે તો આખું ચોમાસું ચાલે એટલું ખાવાનું ભેગું કરેલું ને એક જ વરસાદમાં પાછી ખાવાનું શા માટે ભેગું કરે છે તારા લોભનો તો કોઈ છેડો જ નથી લાગતો કખું કાગડાએ રતનને કહ્યું આમ હો રતન ખિસકોલીએ હસતા હસતા કહ્યું મારે એકલીએ બધું ખાવાનું એવું ઓછું છે હું તો જે ભેગું કરું છું એમાં બધાનો ભાગ છે ભાઈ મારે રસોડે કોઈ ભૂખ્યું ન રે એટલું મારે જોવાનું લો બોલો એ દોડ્યા કર બધા માટે મારે શું કકુ કાગડો બબડો એને સમજાયું નહીં કે કોઈને ખવડાવવા રતન ખિસકોલી શા સારું આમ દોડાદોડ કરતી હશે ભાઈ એક મોટી બદામ દરમાં લઈ જતા રતન ખિસકોલીએ કહ્યું હું જે કરું છું એમાં શી મજા પડે એ તને નહીં સમજાય કકુ કાગડા સાંજે થાકીને રતન આરામ કરતી હતી હો ત્યાં કીડીબાઈને ત્યાંથી કોક આવ્યું પાછું આ તમારા માટે મોકલાયું છે એવું કહીને એક ટોપલી રતનના હાથમાં મૂકી રતન ખિસકોલીએ ટોપલી ખોલી અંદર તો કોપરું સાકર ખારેક અને બીજું કેટલું બધું હતું હો ભાઈ રતન ખિસકોલીની અભરાય પાછી ખીચો ખીચ ભરાઈ ગઈ બોલો તો ભાઈ આવી હતી આ રતન ખિસકોલી બધાને ખવડાવવામાં માનતી એના રસોડેથી કોઈ ભૂખું ના જાય તો ભાઈ મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ 好久。